એ આવો આવો મારા વાલકુડા એવા બાળ દોસ્તો હું છું વાર્તા કહેનારો સાંભળો સાંભળો મારા ભટુરિયાઓ આજે તો મહેસાણામાં બેઠા બેઠા ધારા અને વિવેક વાર્તા સાંભળે છે આવો આવો ધારા બેન વિવેકભાઈ આજે છે ને આજે હું તમને બધાને એક મીઠી મીઠી સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ હા ભાનુમતીબેન પટેલની આ વાર્તા છે ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે સોનેરી સફરજન <laughs> એક હતો રાજા એને ત્રણ કુંવર હતા એના બગીચામાં એક સરસ મજાના સોનેરી સફરજનનું ઝાડ હતું પણ જેવા સફરજન પાકીને ઉતારવાની તૈયારી થાય તે પહેલા જ કોઈ સફરજન લઈ જાય રાજા બરાબર ચોકી પહેરો કરાવે પણ કોણ જાણે કેમ કોઈને ખબર જ ન પડે કે આવનારું ક્યાંથી આવે છે અને સફરજન કેમ ગુમ થઈ જાય છે એક વર્ષે રાજાએ તો પોતાના મોટા કુંવરને બોલાવીને કહ્યું આ વખતે તું જ બરાબર ધ્યાન રાખ સફરજનના ચોરને પકડી પાડીશ તો હું તને ઇનામ આપીશ મોટો કુંવર તો જાગતો બગીચામાં બેઠો પણ મધરાત વીતી ત્યારે એની આંખો મીચાઈ ગઈ જેવો જાગીને જુએ તે સફરજન ગુમ હવે રાજાને શું જવાબ આપવો પિતાની સામે એ તો નીચું જોઈને ઊભો રહ્યો રાજાને બહુ દુઃખ થયું હો બીજી વખતે એ કામ એણે એના બીજા કુંવરને સોંપ્યું તો બીજી વખત પણ સફરજન સવાર થયું ત્યાં દર વખતની જેમ ન મળે રાજાએ નાના કુંવરને બોલાવીને કહ્યું જો બેટા મને તારામાં વિશ્વાસ છે અને તું આ કામ પાર પાડે તો મારે રાજપાટ તને જ સોંપી દેવાની ઈચ્છા છે નાનો કુંવર બહુ હોશિયાર હતો વિવેકભાઈ ધારાબેન તમારા જેવો બગીચામાં જઈને તરત સૂઈ ગયો અને થોડી વાર પછી જાગીને બેઠો સફરજન તોડવા માટે કોણ આવે છે એની રાહ જોતો હતો ત્યાં તો આકાશમાંથી એવો ધીમો ધીમો અવાજ સંભળાયો કુંવરે જોયું તો વિમાન બરાબર બગીચામાં આવીને ઉતર્યું અને એમાંથી ચાર પરીઓ બહાર આવી રહી હતી એ તરત પાછળ દોડ્યો અને પરીઓની પાંખો પકડી લીધી અને પરીઓએ કહ્યું મહેરબાની કરીને અમને જવા દે અમે આ વખતે તારા સફરજન નહીં તોડીએ પછી કાંઈ પણ કુંવર તો કે તમે કેટલાય વખતથી આમ અમારા સફરજન ચોરી જાઓ છો આ વખતે તો તમને રાજા પાસે કચેરીમાં હાજર કરું તો જ હું સાચો પરીઓએ વચન આપ્યું હવે અમે કોઈ દિવસ સફરજન તોડવા નહીં આવીએ અને આ લે બદલામાં અમે તને અમારી યાદગીરી રૂપે ભેટ આપીએ છીએ એમ કહીને ચારેય પરીઓએ ચાર દોરા આપ્યા દોરા અને કહ્યું તું જેવા રંગનો દોરો સળગાવશે એવા જ રંગનો ઘોડો અને એવા જ રંગનો પહેરવેશ એવા જ કપડાં હાજર થશે એમ દોરા આપીને ચારેય પરીઓ ઉડી ગઈ સવારે કુંવરે રાજાને વાત કરી તો રાજા કુંવરની હોશિયારી ઉપર ખુશ ખુશ થઈ ગયો એણે કુંવરને શાબાશી આપી અને એને જ રાજગાદી ઉપર બેસાડવાની જાહેરાત કરી એટલે મોટા બંને દીકરાઓને અપમાન લાગ્યું અને ઘર છોડીને જવાની તૈયારી કરવા લાગ્યા હતો નાના કુંવરને એ ન ગમ્યું એ તો એમની પાછળ પાછળ એમને મનાવવા ગયો અને કહ્યું તમે મારા મોટા ભાઈઓ છો જ્યાં તમે ત્યાં હું બંને ભાઈઓ કે ભલે તો તું અમારું કામ કરજે અને ઘોડાઓની સંભાળ રાખજે સાથે આવવું હોય તો એમની સાથે નાનો કુંવર બંને ભાઈઓની શરત મંજૂર રાખીને ચાલી નીકળો ચાલતા ચાલતા ચાલતા એક શહેરમાં પહોંચ્યા ત્યાં તેમણે એક ધર્મશાળામાં ઉતારો કર્યો નાનો ભાઈ આખો દિવસ ઘોડાની સંભાળ રાખે અને મોટા ભાઈઓ જે કામ ચિંધે તે કામ કર્યા કરે હવે એ ગામમાં એક રાજા હતો એને એક હતી કુંવરી એણે શરત કરેલી કે જે માણસ મારા સાત માળના કિલ્લાને ઘોડો ટપાડી દેશે એને જ હું પરણીશ બંને ભાઈઓ બહારથી વાત સાંભળી આવ્યા તે ત્યાં જોવા જવાની તૈયારીની કરતા હતા અને વાતો કરતા હતા ત્યારે નાના કુંવરે પૂછ્યું મોટા ભાઈ એવી તે કુંવરીની શું શરત છે પણ બંને ભાઈઓ તો કે તું તારું કામ કર છાનો માનો આમ કહીને બંને ભાઈઓ રાજાના મહેલને ફરતો મોટો સમિયાણો બાંધેલો તંબુ બાંધેલા ત્યાં જઈને ગોઠવાઈ ગયા પાછળથી નાનો કુંવર નદી કાંઠે ગયો ત્યાં એણે સફેદ દોરો સળગાયો એ સાથે સફેદ ઘોડો અને સફેદ પહેરવેશ હાજર થયો એ પછી કુંવરે નાઈ ધોઈને તૈયાર થઈને ઘોડા ઉપર સવાર થઈને મહેલ તરફ ઘોડાને દોડાયો દોડાયો અને જો જોતામાં સાત માળના મહેલને ટપાડી દીધો સૌ જોતા જ રહી ગયા આમ ઉપરા ઉપર ચાર દિવસ કરવાનું હતું બંને ભાઈઓ ઘેર આવીને પેલા ઘોડે સવારના વખાણ કરતા એ નાનો કુંવર ચૂપચાપ સાંભળ્યા કરતો જેવા બંને ભાઈઓ જાય કે પોતે પાછળથી નદીએ જાય અને દરરોજ જુદા જુદા રંગનો દોરો સળગાવીને એવો જે ઘોડો હાજર થતો એના ઉપર સવાર થઈને એ તો મહેલને ઠેકાડી આવતો પણ છેલ્લે દિવસે સાતમે માળે બેઠેલી રાજકુંવરીએ એકદમ ખંજર વડે નાના કુંવરના ગોઠણમાં ઘા કરી લીધો અને નિશાની કરી લીધી નાના કુંવરે પગે પાટો લીધો અને કામ કરવા માંડ્યો તેને લંગડા તો જોઈને બંનેને થયું કદાચ ઘોડાએ માર્યું હશે એમ ધારીને કાંઈ પૂછ્યું નહીં છેલ્લે દિવસે બીજા પોતે મહેલને ટપાડ્યાની વાતો કરશે એમ કુંવરીને મનમાં હતું એટલે રાજાને કહ્યું એ મુજબ રાજાએ આખા ગામને ધુમાડા બંધ જમાડવાનું જાહેર કર્યું એક દરવાજેથી કુંવરી બધાને જોતી જાય એમ કરતા નાનો કુંવર આવ્યો એટલે કુંવરીએ પૂછ્યું અને પાટો ખોલાવતા જે પોતે કરેલો ખંજરનો ઘા ઓળખી ગઈ કુંવરને પૂછતા એણે હા પાડ્યો રાજાએ ધામધૂમથી કુંવરી સાથે એના લગ્ન કર્યા અડધો રાજપાટ આપ્યું બંને ભાઈઓને પણ ખૂબ પસ્તાવો થયો ભાઈ પોતે નાના ભાઈને ઓળખવામાં ભૂલ કરી હતી એ વાત કબૂલ કરીને માફી માગી હો નાનો ભાઈ બહુ ઉદાર હતો વિવેકભાઈ તમારા જેવો એણે પોતાના પિતાની ગાદી મોટા ભાઈને આપવાની વાત કરી અને પોતે કુંવરી સાથે મળેલું રાજ્ય ત્યાં જ રોકાઈને કરવા લાગ્યો અને અભિમાનથી ફૂલાઈ જવાને બદલે બધાને પ્રેમથી જીતી લઈને સુખેથી રહેવા લાગ્યો તો ભાઈ વિવેકભાઈ ધારાબેન તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો